ગયું હાથે પછી થાય છે બધા જ ખોટા કામ થાય છે બધા જ ખોટા કામ થાય છે પાછળ કામ પતું જજો પાછળ કામ કરો છો ને પછી અંદર જવાનું જ છે અવશ્ય એટલે ત્યાં આગળ આ મોદીએ નહીં એનો બધું નહીં અમારે ભાવ પંચ્યાસી ટકા માટે ચેતો ચેતન પેલા ચેતો ચેતો પાછળતા કરેલું કશું અને રાક્ષસી પણ કરે અંદર શાસ્ત્રજી પોતાને બધું ફાયદો ના હોય તો બધું સુખી કરી પોતાને બધો ફાયદો ના હોય લોકો આ તે અમેરિકોને જ પાડ્યો ફાયદો નહીં રોક પાડવા માટે કેટલું હિરલ એટલે અહિંસા જ ભોગવતા હતા હાથ છે ન્યાય છે સજ્જનતા માનવતા માનવ ધર્મ પોતાનું જે સુખ છે સુગર રિઝર્વ દેવગતિ માટે રિઝર્વેશન થયા પણ એવા તો અહીંયા એવું થયું પૂછ્યું તો કોઈ કોઈ થયું છે માંદી કાલકાર થયા છે અને સમવટ સમવટ ન જવાની પણ સમવટ અમને અમને વાત હતી નથી હિન્દી આવી બની આવે બધા જોડે સારા કામ કરતો બધાને હેલ્પ કરતો આવે શું તૈયાર ઘડાગત નથી કદાચ ઘરા પેલા ચાર ચાર <laughs> પહેલી વાર આવ્યા એવું લાગે તું હતી જ પહેલેથી તું પહેલેથી હતી આ એકડો એકડો પહેલો છે હંડ્રેડ પહેલો છે લાગે એકડો રાઉન્ડ રાઉન્ડ જ છે આ બધું રાઉન્ડ છે એ જેવી વસ્તુ છે એ બધું આ ગાંધીજીએ હવે પહેલું આ ચંદ્રમાં શ્વાસ શ્વાસ ને પચમ નો હોય છે કે game. It is something wrong not છે કે ભગવાનને આગળ પહોંચવા માટે ઘણા માર્ગો છે અને એમાં એક ભક્તિ માર્ગ છે તો એમાં તમે શું કહો છો ભક્તિ તો ઓળખી છે ભક્તિ ઓળખે એ તમારા ગામમાં એક પણ નહીં ભક્તિ ઓળખે એવી રીતે ઓળખે દાદા ભક્તિ તો તમે કોને માનો છો એ ભક્તિ તમે જે માનો છો ભક્તિ જ તમારી ભક્તિ કરી રહ્યા જાનવરનું જાણવાનું હતું પણ આવું કર્યું હોય તો જાનવરમાં પણ ચૂકી ગયા જાય સારું ખાવા પીવાનું મળે જગ્યા મળે સારું ખાવા પીવા મળે એવું આ જે તારે કરી રહી છે ને એ તું કરતી નથી આ બધું કે કામ થઈ રહે છે ફરજિયાત છે કરાય આત્મા જાણેલા પાસે આત્મા જાણો શું કે છે જેને આત્મા જાણ્યો હોય જેને આત્મા જાણ્યો હોય ત્યાં જેને આત્મા જાણો તમે તમારી પાસે આવે છે જાણો જાણો અને પછી આજ્ઞા નમસ્કાર કરીએ સાયન્ટિફિક સાયન્ટિફિક સાયન્ટિફિક છે કે આ જગત નો કે તમે એનિમલ્સ ને બહુ લવ કરો તો એનિમલ્સ એવું કહ્યું છે કરીને કે યોર સોલ છે આપણે અને પછી એની બધી આપણે એનિમલ ને બધું ચીજમાંથી સ્વાદ થાય સ્વાદ પૂછે છે કે એવો કઈ આપણે મુસ્લિમમાં અને માં છે કે ડે ઓફ જજમેન્ટ આમાં જેવું છે કરવું એવું હશે એવું નહીં એવું છે નહીં પણ એમની બિલીફને મદદ કરવા માટેનું સાધન છે શું છે મદદ કરવાનું સાધન છે એનું બિલીફ ભગવાને કર્યું ખોટું થાય ભગવાને કરાવડાવ્યું બધા ખોટું થાય કે ભગવાન આવું કરાવતા છે એમનું જજમેન્ટ આવશે ક્યામત સાથે એવું આ બધું Gracias. years you are able ના હોય તો માન એ કે છે એને જાણવું છે કે મારે તો આ જાણવું છે પણ પછી મારા છોકરાનું શું છોકરાઓ એને જાણવું હોય તો એ લોકોનું શું થશે they got married, that the other, that the other, the other. He, he really wants Because you are here, you are asking the question. If you are not here, who will ask the question? No one, no one, કોઈ નહીં છોકરાને મળશે તારું કાઢી લે જગતની ચિંતા ના કર તો એ ભાઈ પૂછે છે તો એ તો બહુ સેલ્ફિશ ના કહેવાય કે આપણી પોતાની ચિંતા કરે જગતની ચિંતા નહીં કરવાની એ સેલ્ફિશ ના કહેવાય જગતની ચિંતા કરે છે એ જ સેલ્ફિશ જે ચિંતા કરે છે એ જ સેલ્ફિશ છે એનાથી એને પૂર્ણ બંધાય છે તેથી પછી જગતની ચિંતા કરનારો બેઠો ચિંતા કરશો ચિંતા કરે છે ત્યાં ચિંતા ના કરતો છીએ ભાઈ તો આવ્યા નથી નથી મહારાજ કે છે કોઈ વાર ની જરૂર હોય છે કોઈને ડિસિપ્લિન કરવા માટે ન ના ના ક્રોધ ઇઝ કમ્પ્લેટ અનનેસેસરી ઝાડા પણ ડિસિપ્લિન કરે ગાયો પાસે પણ ડિસિપ્લિન નિર્બળતા શરીર ની ગાય ભેંસ ની નિર્બળતા नहीं है નિર્બળતા तो છે तो से ही क्रोध और इंडियन इंडियन लोगों को निर्भरता होती है निर्भरता धीरे धीरे और निर्बल नहीं होता है इधर का अफ्रीकन अमेरिकन लोग निर्बल नहीं मुस्लिम निर्बल नहीं ઇન્ડિયન ઇન્ડિયન નિર્ભર કેમ એવું દાદા સાત પેઢી ઉતરેલો હોય કે તો હોય આ રે એટલું બધું જોઈએ રે ત્યારે લોકો અને અમેરિકાનો તો થયા અઢાર વર્ષનો થાય છોકરા જુદા રાખે રાખે ના રાખે એને લોભ ના હોય એટલે આ બધું નિર્ભરતા છે એનો અર્થ ના રાખવું જોઈએ આપણે અમેરિકન જેવા થઈ જવું જોઈએ દાદા બધા એક પેઢી રહેતું હોય એક પેઢી રહેતું હોય લેટ કરીએ ભાઈ ચાલો હેડો સમાજમાં જે હાથ પેન્ટ ના જ રાખવું જોઈએ અને ખરી રીતે રિયલ સ્પીકિંગ બિલકુલ દાદા આપણે આ અમેરિકન નો દાખલો લેવો જોઈએ આ બાબતમાં અઢાર વર્ષે છોકરાને જરા રજા આપી દેવી જોઈએ આપણે એવો દાખલો કોપી કરવા જેવો ખરો એવું જો એવું જો આપણે નિશ્ચય એવો કરવો જોઈએ કે નહીં આપણે નિશ્ચય કરીએ કે પણ એટલે જગ્યાએ તો પૂરે પણ આપણે નીચે રાખવો તો બધા સુધી આપણે છૂટું કરવું છે દુકાન પૈસા બધા નહીં આપતા એ આપડા ગયા દાવડિયા બધા એ વાત છે અને ખરાબ વસ્તુ કોણ સુપિરિયર કોણ એવું છે કઈ સુપિરિયર બે પોતપોતાના દરેક પોતાના ધ્યેય પર બે દીકરે છે એમાં સુપિરિયરિટી હોતી નથી પોતપોતાની જગ્યાએ બે કરી રહ્યા In their own state, they both both are superior. So now what is the question? What is what? Superior or what? No. What form is that? ભગવાન નું રૂપ શું છે દાદા સ્ત્રી નું કે પુરુષ નું ભગવાન નું રૂપ સ્ત્રી નું છે કે પુરુષ નું છે સ્ત્રી પુરુષ માં ભગવાન ભગવાન ને રૂપ જ ના હોય સ્ત્રી પુરુષ બે રૂપ વાળા છે ભગવાને રૂપ જ ના હોય એટલું ક્રિયા ક્રિયા ન લેવી જોઈએ હોય તો પેલા એકલે રહેવાની નિર્બળતા અનુભવે છે અને પુરુષ નિર્ભરતા નહીં અનુભવે કારણ કે સ્ત્રી જાતિ નહીં કુદરતી એવું એવા અંગો પણ છે કે જેને ભય રહ્યા કરે પુરુષને એવો અંગ ઉપર એવા નથી કે થઈ રહ્યા યુરોપિયન માં તો એકલા રહે છે અમેરિકન ઘણી સ્ત્રી એકલી રહે છે આ એકલી રે રાત્રે બાર વાગે મોકલવાનું બાર બાર વાગે કહ્યું હોય કે તું બહાર જાય રાત્રે એથી બે ભાઈ જાય જો ના જાય અને જાય રાત્રે તું બહાર જવું બાર બાર એક વાગે આવી મોકલે તો તું જવું અને છોકરો જઈ શકે દાદા એવું કરવાનું બધું કર્મયોગથી જ છે જે કપટ કરે અને મોહ વધારે કરે એ સ્ત્રી થાય કપટ અને મોહ Attachment and cheating. Those who cheating are reluctant. have a lot of attachment. They become woman. But now who? So that a Purush Kona type. Purush Kona type. Growth. The one who has more, angry more ahankar and more growth. More angry. Yeah. And more angriness. Egoism and anger. They are, they become bad. These are, these are bad qualities. કે છે અહંકાર ને ક્રોધ એ બે બેડ ક્વોલિટી કેવાય ને તો કેમ કે છો પુરુષ બેડ ક્વોલિટી સાર પુરુષ થાય એ ક્વોલિટી ના હોય તો ભગવાન થાય બીજી <coughs> શકે કોઈ પણ માણસ ભગવાન લાયસન્સ નથી લીધેલું આવીને કોઈ લાયસન્સ નથી આઈ વિધાઉટ બાય સર્વત્ર પ્રકારની મમતા ગઈ દાદા ક્રોધની વીકનેસ કેવી રીતે ચેન્જ થાય આ ક્રોધની વીકનેસ કેવી રીતે ચેન્જ થાય દૂર થાય ક્રોધની વીકનેસ કેવી રીતે દૂર થાય અહંકાર જાય તો અહંકાર જાય તો ઇગોઇઝમ જાય તો ક્રોધની વીકનેસ જાય તો